દાદાજી બરોબર કોટ પાડે તો સમજાય કોટ પાડો તો સમજાય છે તપતમાં જયારે જો તપત કરવાનું છે સતુર દિવસ વાત કર્યું સ્વામી વ્યક્તિ જોડેના અનુસંધાન આવ્યા માણસ નહીં પણ આ તો સ્વામી વ્યક્તિના સંબંધમાં કનેક્શન કપટ ઊભું થયું એટલે મુખ્ય કપટ નહીં કપટના તો ઘણા પ્રકાર છે તો એમાં આ સામી વ્યક્તિના જોડે ડીલિંગમાં સ્વામી વ્યક્તિ જોડેના વ્યવહારમાં એને સંસારિક લાભ માટે એને વશ કરે એને પોતે આકર્ષણ એ બધું પણ એક પ્રકારનું કપટ થયું સામી વ્યક્તિ જોડે ચતુરાઈ ચતુરાઈ કરે એ બધું બધા બધા જોડે ચતુરાઈ કરે આવડતી આવડતું તો એવી એટલે બધી વ્યક્તિઓ જોડે ચતુરાઈ કરતું હોય તો એને પોતે છૂટવું હોય તો શું કરવું જોઈએ આવા ચતુરાઈ તો હા તો શું એને આપણે ચતુરી મના આપણે ચતુરી મના એ ના સમજાય એટલે ચતુરાઈ પ્રકૃતિ કરતી હોય છે એવું કહ્યું ચતુરાઈ પ્રકૃતિ કરતી હોય છે એવું થયું પ્રકૃતિ ચતુરાઈ કરે છે ચતુરાઈ પ્રકૃતિ કરે છે અને આપણે એમાં ના જોઈએ એટલે આપણે કોણ ચતુરાઈ કરે છે આમાં માર મમામાંથી પ્રકૃતિ ચતુરાઈ કરે છે કપટ લઈ અને કપટનો ખેલ ભૂલવા માટે તો આપણે ના આવવું એટલે આપણે બેસવું જોઈએ એક તો પોતાને મારે હિન્દુ છે કે અહિન્દુ છે અભણતા આવવું જોઈએ મીઠું બોલે અને અહિંદુ હજાર લંકાય એ તો અને કરવું પડે ગીતનું હોય તો ના ચલાય ચલાય એટલે સામો મારા ગીતને માટે કે છે અહિતને માટે કે છે એવું સમજે તો ચતુરાઈમાં ના કે છે હિતને માટે છે કે અહિતને માટે મને કહી રહ્યો છે એવું સમજે એ દેવાલાઈ પણ હિતાહિત તો સંસાર ને આત્મિક કે સંસારિક એવું બાજુ ખોટ કરવું છે જુદી પડી ગઈ સામી વ્યક્તિ ચતુરાઈ કરે છે આપણી જોડે તો આપણે એની ચતુરાઈમાં ના ફસાવાનું તો એ આપણા હિતને માટે છે કે અહિતને માટે છે એ સમજીએ તો એની ચતુરાઈમાં ના ફસાય હિતના હિત એ તો હલગત છે પણ સહેલું જતું છે કેમ તે હલ્દે લાગે સામાન્ય જતું કારણ કે એક તો મીઠું ખાવાની આદત છે ને આદત શું છે આવો વધારો થયું નહીં એટલે બંધ થયું શું કહ્યું અમને ગમે એવું વધારો કે પણ મોક્ષ નો નિશ્ચય હોય પછી મોક્ષ નો નિશ્ચય હોય તો પછી શું મોક્ષ નો નિશ્ચય હોય તો પછી આપણને મોક્ષ નો છે પણ વચ્ચે આ દખલ્યો છે ને દખલ્યો તો નિરંતર રાખવો પડશે ને કેવળ નિજ સ્વભાવ અખંડ વર્તે નિરંતર હોવું જોઈએ અખંડ નહીં પેલી ચતુરાઈ સામાન્ય છે કે નહીં એ કોલસાડ પડવું જોઈએ અને હવે આમાં હિતની વાત કરી ને કે મારા હિતને માટે છે કે અહિતને માટે છે પણ આફ્ટર ઓલ તો બંને હિત કે અહિત એવું સંસારિક ડિપાર્ટમેન્ટમાં થયું ને હા તો એ સંસારિક છોડવાનું સંસારિક હિત જ છોડવાનું નહીં સંસારિક અહિતને છોડવાનું છે કે અહિત અને પછી સંસારી હિતને મહાત્માઓને આવી આવી મીઠાઈ દેવ ના આ તો સામો વ્યક્તો સામો માણસ ચતુરાઈ કરે અને પોતાને મીઠું લાગે તો એની ચતુરાઈ ફસાય પણ પોતે ચતુરાઈ કરે છે પોતાની ચતુરાઈ છોડવાની એને પોતાને આપણે કઈ કરવું થતું <laughs> નહીં કરવું છું ના માનવું છે તેને નહીં મુશ્કેલ તો હોય જ નહીં આવું આ મોટી સમજણ છે કે આ સસુરાઈ હોય છે કપટ હોય છે આવા બધા દોષો મીઠા લાગે એ બધું ડખો કરતા હોય છે આ કપટ નો પ્રકાર સામી વ્યક્તિના ડીલિંગ જોડે થયો આ કપટ નો પ્રકાર પછી એટલે વ્યવહાર આવ્યો ત્યાંથી જ કઈક નો ભાગ હોય જ હશે શરીરમાં કપટ ક્યાં રાખે થોડું એટલે કેવળ નિર સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન શું અખંડ કરવા માટે તો આ પૂછે છે ત્યારે માટે મોક્ષ તો વર્ત છે પણ અખંડ કરવું જોઈએ ખંડિત ચાલે પોતાની આ સામી વ્યક્તિ જોડીના સામી વ્યક્તિ જોડેના વ્યવહારમાં કપટ આવ્યું હવે પોતાની પ્રકૃતિ અને આત્મા ત્યાં પણ કપટ કામ કરતું હોય છે ને પોતાની પ્રકૃતિ અને આત્મા એ બેની વચ્ચે પણ કપટ કામ કરતું હોય છે ને જે આ સામી વ્યક્તિ કરતું ચતુરાઈ કરીને પોતાનું મીઠાશ લાગે છે તો ત્યાં કપટ આવ્યું કે નહીં એ તો સામી રહેવાનું નહીં પોતાને મીઠાશ લાગી તેનું એ કપટ ના કરાય એ તો પછી આ ભમી જાય બિચારો મીઠાશના મારે મીઠાશ ખાવાની ટેવ છે એટલે ભમી જાય શું કહે જાગૃતિ રહે નહીં ત્યારે જાગૃતિ દાદા આવો આવો દીપકભાઈ કે હવે શબ્દમાં એવો હોય છે પણ મને મને કે છે દીપક તાર લખતો નથી એમ શબ્દમાં શું રહેશે તે જ રહેશે ના એટલે આ આ અક્રમ વિજ્ઞાન જોયું છે કે પેલું એક લગાડે છે પોતાને કોને કે છે અક્કલ વગરનો કોને કે છે એ પેલી જાગૃતિ ઉભી થાય એ જાગૃતિ હોય તો પછી અને આવો આવો કે તે કોને કે છે એ જાગૃતિ જાગૃતિ હોય તો જાગૃતિ એ બહુ જરૂર છે કેટલા હાલ ત્રણ બે કલાક તમારે ઉતરી જાય ઇન્ટરેસ્ટ એટલે બધું સારું જે ખંડિત થાય છે ને તે આવા બધા દોષો કામ કરી જાય છે દોષો થશે ને વચ્ચે બ્રેકડાઉન કરી નાખે બ્રેકડાઉન કરી તેથી ભગવાન કેવળ નિજ સ્વભાવ અખંડ વર્તે ખંડિત છે ખંડિત એટલે મીઠાશ છે તે છોડી દે મીઠાશ ને તેલ છોડી દે એ વ્યવહાર ઉપાધિ સ્વરૂપે લાગવો જોઈએ અને કડવાશ કોઈ કે નહીં બનતા સુધી કારણ વ્યવહાર એવો આપણો છે ચોળી કડવાશ કે નહીં છતાં કડવાશ કે તો જાણવું કે આપણો વ્યવસ્થિત કે આપણો ગમે રહેવું કડવાશ તો વધારે જાગૃતિ હા વધારે મીઠા ન બગડે જાતનો વાંધો વધતો ના હોય ત્યારે અખંડ જ્ઞાન વર્તે શું કહ્યું વાંધા વધતા ના હોય કેવું તો વાંધો ના ઉઠે નિકાલ થઈ માતા વાંધા વચકા લીધો પૂરી આખા જ્ઞાન ભૂલ ના આવો જય અખંડ જાગૃતિનો માર્ગ અમે કાચું અખંડ જાગૃતિ અખંડ જાગૃતિ ઈર્ષા કોની કરશો જીવ માત્ર પરમાત્મા છે કોને દુઃખ દેશો અહિંસક ભાવ વાળો પીર સપનું મારે તો પેલા ને લોહી ના નીકળે ને હિંસક ભાવ વાળો ફૂલ નાખે તોય પેલા ને લોહી નીકળે હિંસક ભાવ ઉપર આધાર એના ભાવ ઉપર આધાર છે ફૂલ નાખે તો અને પેલો પીર મારે તો તીર ને ફૂલ એટલા ઇફેક્ટિવ નથી જેટલા હિંસક ભાવો છે તો જે ભાવોમાં કીધું ભાવ હિંસા એટલે શું તારી જાતની જે હિંસા થાય છે એટલે કે ક્રોધ માન માયા લોભ તારી જાતને જે બંધન કરાવે છે તે તારી જાતની પેલી દયા ખા પેલી પોતાની ભાવ હિંસા પછી બીજાની ભાવ હિંસા ભાવ હિંસા એની બાની અહિંસા કરવા છતાં તું ભાવ અહિંસા કરી રોજ માન માયા લોકથી બધા ઘણા જીવ અને હમણાં કેટલા લોકો દુઃખ થાય અને પેલો આત્માનો ઘાત થાય પોતાના આત્માનો ઘાત થાય અહિંસા જેવું કોઈ બળ નથી અને હિંસા જેવી કોઈ નિર્બળતા નથી નિર્બળતા આ દુનિયામાં નિર્બળ કોણ અહંકારી આ દુનિયામાં સબળ કોણ નિરંકારી કોણ સભા કોઈ જેટલી ભ્રમણા તેટલી નિર્બળતા જે ભ્રમણા રહી છે તેને નિર્બળતા નથી સ્વભાવ એટલે સંપૂર્ણ નબળાય આ દાદા શું સંસાર સ્વભાવ એટલે સંપૂર્ણ નબળાય એટલે આ સંસાર સ્વભાવ એટલે ભૌતિક સુખો ની વાંચના કરીએ આ નથી આ નથી આ નથી ગાડી નથી ગાડી હોય ખરી રીતે અજ્ઞાન દશામાં પણ એવું હોવું જોઈએ કે નિર્બળ નું રક્ષણ કરવું જોઈએ ને બળવાન ની સામે થવું જોઈએ આ તો નિર્બળ ને જ માર માર કરે નિર્બળ ને માર કોઈ પણ આપે આવે તો પછી રક્ષણ કરવાનું મારે ઉઠણ કરતા હોય ત્યારે આમાં ઉપરી હોય પડી નહીં પૈસા પૈસા વિતરાગ પુરુષો નિર્બળ ના હાથનો માર ખાઈ શકે બીજું કોઈ ના ખાય હા વિતરાગ પુરુષ નિર્બળ ના હાથનો માર નિર્બળ ના હાથનો ખાય એટલે વિતરાગ માં સહન શક્તિ બહુ વિતરાગ સહન શક્તિ ના સહન શક્તિ એ અહંકારી શક્તિ અહંકાર શક્તિ અહંકારી મને ડોક્ટરે કહ્યું તમને ડોક્ટર થયું ઉદાહરણ કહી ગયા હતા ડોક્ટરે મોટા બધા કે છે બહુ તમે આ કેટલા જતું કે આટલા બધા પ્રશ્ન થઈ છે આ હો તમારા ભક્તો જોડે બેસી છે આ કેટલા જતું નથી મને કહે બહુ સહન શક્તિ તો સહન શક્તિ મારે ના હોય સહન શક્તિ ના હોય હા એ તો અંધારી પણ છે મારે તો વિતરાગતા ભાઈ ને બધું આને જયા કરીએ આખું થયું ને એને દયા કરીએ દુઃખ ના પડે એમને દુઃખ પડે પગ ભાગી ગયો દુઃખ પડે નહીં નિર્બળતાનું રક્ષણ નહીં કરતા તેને ફક્ત જાણો કે મારી આ નબળાઈ છે એટલે તે નિર્બળતા ક્ષીણ થાય તેથી વિરુદ્ધ તે નિર્બળતાનો ગુણાકાર થાય તેથી વિરુદ્ધ નિર્બળતાનો ગુણાકાર થતો જાય મલ્ટીપ્લાય આ બધું રિલેટિવ છે તેની પોતાને અસર થાય છે તે પૈસા નિર્બળતા છે શું છે વોટ વોટ ઇઝ રિલેટિવ હા આની ફેક્ટરી આજે વાત હતી ને આપણે એક ચાલી સવારની વાત નિરૂપ એટલે શું કીધું હતું આમ જ પાનું લીધું એ તો લમણે લખેલું અને તેના પછી બીજી ખોટ થાય શું કરવા જેવું છે અને શું નથી કરવા જેવું શું જાણવા જેવું છે અને શું નથી જાણવા જેવું એટલું જ સમજવાનું છે નથી વિનાશી જ્ઞાન છે ને એ જાણવા જેવું નથી છતાં જાણી બેઠા છે પણ અવિનાશી જ્ઞાન અવિનાશી અવિનાશી જ્ઞાન અવિનાશી જ્ઞાન એ મોક્ષ જ્ઞાન કહેવાય અરે વિનાશી જ્ઞાન અને રિલેટિવ જ્ઞાન અને અવિનાશી જ્ઞાન એટલે real relative real relative real relative અને મૂળ પછી મૂળ રિયલ જ એ જ્ઞાન જ પોતે રિયલ એટલે એને જાણવાનું પછી સરહદો ફરી આ ખોટું છે એવું જાણે તેનું નામ જ્ઞાન આપણે છે એમ જાણે ત્યાં અમે તો આ ખોટું છે એમ ખરી જાણીએ અને તેનું જ્ઞાન જ્ઞાન સમજ એ જ આચરણ છે હું આચરણમાં લાવવાનું ના કહું છું ઘણા એમ કે છે કે આટલું આચરણમાં લાવો તો લાવવાનું સમજી જવા પ્રિન્સિપાલ તો કે માનસિક ધર્મો એટલે ધર્મ છે માનસિક ધર્મો કે માનસિક ધર્મના કેટલા બધા સ્થળો હોય ત્યાર પછી બૌદ્ધિક ધર્મ તેના પણ કેટલા ફળો હોય બૌદ્ધિક ધર્મ પૂરો થાય ત્યારે સરસ ધર્મ પ્રાપ્ત થાય સૂર્યચંદ્ર બેને ત્યારે આત્મા પ્રાપ્ત થાય આ આપણા આપણા માટે બહુ જરૂરી છે આપણા જે ભાઈઓ છે મનના લેયર છે ચંદ્રના લેયર છે અને બુદ્ધિના લેયર છે સૂર્યના લેયર છે લેયર દે દે ત્યારે થોડું જ્ઞાન પ્રાપ્ત થાય સૂર્યના લેયર તો પછી મનના પડી રહ્યો અને મોજ માનતો મનના લેયરમાં ના પડી રહ્યા છે બુદ્ધિના લેયરમાં પડી રહ્યું મોજ માનતો બૌદ્ધિક ધર્મ પછી બૌદ્ધિક ધર્મ આપે એ બુદ્ધિ નો બુદ્ધિ બુદ્ધિ બુદ્ધિ નો ધર્મ તો કર્મ આકાર રહ્યા કરે જેમ છે કે નહીં દેખાવું મેં બીજા સ્વરૂપે દેખાવું એનું નામ ભ્રાંતિ જગત મિથ્યા છે નહી અને બ્રહ્મ સત્ય છે પણ જગત મિથ્યા નથી બ્રહ્મ રિયલ સત્ય છે અને જગત રિલેટિવ સત્ય રિલેટિવ સત્ય એ જગત છે દલાઈ લામા એમ કે છે દલાઈ લામા એથી બોલા પડ્યા છે કદાચ રિલેટિવ થશે કોને દાખલો આપો હા પોતે છે એ જ થઈને ઉભો રહે અને પોતે પોતા પણ થઈ ગયો એ દાદા પોતે છે એ જ થઈને ઉભો રહે છે પોતે છે એ જ થઈને ઉભો રહે આ બધું કેવું છે એટલે લાગે પણ છે લાગે પણ છે એટલે આવી જશે રેગ્યુલરમાં એટલે પોતે જે છે એ જાય તો અમલ ઉતરી જાય પોતે જે છે એ થઈ જાય જવા અમલ ઉતરી જાય આ જગતમાં હું કરું છું અને હું જાણું છું બે ભાવ ભેગા કરે નામ ભ્રાંતિ પોતે કરનારો એ પોતે જાણનારો એ ભ્રાંતિ એનું નામ કે જુઠ્ઠું ને સાચું એક કાંડે જે ભગવાન કોને કહેવાય કોને કહેવાય જે આ દુનિયામાં સંપૂર્ણ સંતોષ નથી તો પતંત્ર કોને કહેવાય નિરાનંદ કોઈ અલંબન ના રહે કોઈ અવલંબન ના રહે કોઈ અવલંબન જેમ જેનો ભગવાન પર ઉતરી નથી તે ભગવાન પોતાનું પર્વતપણું સમજાતું નથી ત્યાં સ્વતંત્રપણું ક્યાંથી સમજાય એટલે આપણે પર્વત થી ખબર સમજાય તો હા કે હું ગુલામ છું મને સમજાવવું જોઈએ શોખ લાગે ત્યારે પર્વત પણ સમજાય ત્યારે સ્વતંત્ર પણ શોખ લાગે હા પર્વત પણ ગમતું જ તો ન સમજાય ગમતું જાય તો કઈ સમજાય જેમ વકીલ થવાની દરેકને છૂટ છે તેમ ભગવાન થવાની પણ દરેકને છૂટ છે જે ભગવત ગુણો પ્રાપ્ત કરે છે આ ભગવત ગુણો ભગવત ગુણો ક્યાં દાદા ભગવત ગુણો જે ગુણો સંસારને સંસારને આકર્ષણ ન કરે એ બધા ભગવત ગુણો આત્મા આત્મભક્તિ હોય આત્મભક્તિ હોય આત્મસન્મુખ હોય તો અત્યારે વિમુખ છે તે આ સંસાર ગુણો અને પેલા ભગવત તું અહંકાર થી દૂર નીકળી ગઈ જુદા પણ આચાર નીકળી જાય થઈ જુદાપણું નહીં ભગવાન છેટે ગયા નથી લોક ફેટે ગયા છે બધે ભાવ આવ્યો છે પણ ભગવાન પર ભાવ આવ્યો નથી ભગવાન પર ભાવ આવ્યો હોય તો ભગવાન ને ખેતો નથી અને આ ભાવ કેવી રીતે પ્રાપ્ત થાય ભગવાન નહીં છે કઈ છેડાવ્યું છે બાર મંદિરો ખોરાક એટલે ભ્રાંતિ નહીં ખોરાક એ તરફ બસી ગયા મંદિરમાં શું કહેવાય છે પરોક્ષ એટલે આપણે કૃષ્ણ ભગવાનના જે જે કરીએ તો કરે કૃષ્ણ ભગવાન સાથે આપણા આત્માને મોકલી આપે કે આ લો તમારી ટપાલ આ માણસ મારી પર મને આપવા આવ્યો તમારી ટપાલ સીધી આપવાની ના ખબર પડે એટલે શું ચા આપી આવીએ એટલે તો સંગ્રહ નહીં સંગ્રહ નહીં એ આત્માને મોકલી આપે કે તમારી ટપાલ અને જો સીધું ટપાલ પહોંચે તો ચેક થઈ સીધી ટપાલ કેમ નથી હા એ તો બહુ વખત આવી તાર ભગવાન ની વ્યાખ્યા શબ્દ માં નથી કે જોઈએ માટે એને રહસ્યાત્મા કયો છે એની વ્યાખ્યા શોધવા જતો નહીં એની વ્યાખ્યા શોધવા જતો નહીં ભૂયા હશે છે ચાર વેદ બોલે ધીસ ઇઝ નોટ નેતિ નેતિ હા તો આ હોય તો ફળવો છે કે વેદ વેદ શબ્દથી શબ્દનું સમાજ એ છે સાધન શું કહે છે એ શબ્દ શું છે અને આજના કુદરત સુખોત્તમ છે કેમ કરી વાલે નહીં થાય શબ્દથી વસ્તુએ કેમ કરી થાય માટે ગોતું જ્ઞાની કે જે ચાર એ નોકરી છે એ તને આપી દે છે this is that this is that otherwise this is પણ દિસ ઇઝ જ્ઞાની છે તો કારણ પોતે તમે ભગવાન અને ભક્ત એમ ધર્મની ભેદ પ્રેમી છે ભગવાન અને ભક્ત ધર્મની બે પ્રેમી ભગવાન ને ભક્ત સાચા તો ભગવાન અને ભક્ત ધર્મની બે પ્રેમી છે ભગવાન અને ભક્ત ધર્મની બે શું તમારે ધર્મ તો બે એમ ધર્મની બે છે અને ભગવાન એ ધર્મ કહેવાય બે શ્રેણી છે બીજી શ્રેણી નથી કીધો એનો એક જે ભ્રાંતિ હોય ત્યાં સુધી કરતો શ્રેણી એનો એક જે માં હોય ત્યાં સુધી ભક્તો પ્રેમીમાં હોય એટલે ભગવાન એ ભ્રાંતિ દૂર થાય સક્ષમતા થાય અને ભગવાન પ્રેમીમાં કહેવાય આપણું શું કહેવાય આખા બ્રહ્માંડ ના સ્વામી સાહેબ ત્યાં આત્મજ્ઞાન થયા પછી એ ભક્તે ખરો ને ભગવાને ખરો દેવાના તેની હૃદય શુદ્ધિથી કેવળ ચેતન જ જોઈએ છે ભૌતિક સુખો જોઈતા નથી ભૌતિક સુખ જોઈતા નથી ત્યારે જ્ઞાની પુરુષ લઈ આવે કેવળ વ્યાજ જોઈએ તેને ઘણી પર સામેથી મળે ને કામ થઈ જાય સાચા હૃદયની વાત જોઈએ સાચા હૃદયની વાત જોઈએ ભક્ત અને ભગવાન જોડા હું પોતે જ પરમાત્મા છું એવું જેને ભાન થયું છે માં ત્યાં સુધી પોતે ભગવાન ના થાય ત્યાં સુધી ભગવાન મળે નહીં ભગવાનના ગુણો ભગવાન આત્મલક્ષી ગુણો ભગવાન ના થાય ત્યાં સુધી ભગવાન મળે નહીં ભગવાન થવું હશે ભગવાન કેવી રીતે થવાય સત્તો અઢાર જ્યાં સુધી ભગવાન ન થાય ત્યાં સુધી ભગવાન મળે નહીં ભગવાન થવા માટે એને આત્મા જાણો આત્મા જાણવાના કઈ જ્ઞાની કારણ કે આપણે દાખલો થવો હોય તો દાખલાની કોલેજમાં જવું એવું ચાલે વકીલોની કોલેજમાં ચાલે પાસે દેવાયો બરાબર હું જ્ઞાની પુરુષ પાસેથી લાવ્યો જ્ઞાની પુરુષ પાસે ભગવાને પોતે કીધું અર્જુન આપણે નાના કાકા નીકળ્યા હતા ને હા નેની રસ્તા એના કાકા નીકળ્યા કાકા નીકળ્યા અને જૈનો નથી શંકર બાવીસ માંથી એમની પાસેથી લાયા અને તેથી એ પોતે ચિંતન કરવાનું સારું વાસુદેવ નારાયણ પોતે થયા છે વાસુદેવ નારાયણ તો બેન થયા જ છે કૃષ્ણના અવતારમાં જ વાસુદેવ નારાયણ થયેલા છે વાસુદેવ નારાયણ તો નરમાંથી થયેલા હોય એમ વાસુદેવ વાસુદેવ તો આ બીજા તીર્થંકરો કરતો આ તીર્થંકરની વાત જુદી ઘણા માણસો એની પર તૃપ્તિ ધરાવે છે હા ઘણું માણસ એ ત્રણે એક ભાવમાં તીર્થંકર ગયા ગતિકુમાર ગતિ સુકુમાર ભાઈ સાહેબ કુટુંબ બહુ હતું દાદા ઉપર એવું છે તમે જ્ઞાની પુરુષ પાસે શું માગ્યું એમ એને પ્રશ્ન પૂછ્યો આ લોકોએ વિષ્ણુ પિતામાના પેલા ની અંદર કે તમે જ્ઞાની પુરુષ પાસે શું માગ્યું તો કે મારી અરજી માટે એમ કે છે કે મારી સદે પાર્થ જોડે પ્રીતિ રહો એ પાર્થ એટલે અર્જુન પાર્થ સમાજમાં અર્જુન ને કીધો પાર્થ ને કહો ચલાવે ના પણ જ્ઞાની પુરુષ પાસે ખુલાસો લેવા મોકલ્યા અમને કે તું આ ખુલાસો ક્યાં લઈ આવ લૌકિક જગત માં પાંચ એટલે અર્જુન પાંચ લોકો બોલે બોલે એ જ જોડે છે ને તારીખ તેવીસ ચાર ત્યાં સુધી મહાત્મા કે સિવાય કામ વડાના જય શ્રી આ પુતળું હલાવે વિનય કરે એ વિનય છે ને પુત્રનો સારું હાલ કરી માટે માણસ હોય તારું બોલો તમે લાભ આત્મા તો ખોલો જે જે પરિસ્થિતિ સારી છે સારી હા એવું કોઈ દિવસ સાંભળી નથી આમ છે તેમ છે ઠીક સંતોષ માં રહેવું સારું છે એમ બહુ સારું કહેવાય સમજવાની ને બધું સારું ખાલી ભાવ રાખવાથી બધું થયા કરે ભાવ રાખો જયારે પાસે આપવું છે કઈ હા અને પછી થયા કરે છે પછી કોણ છે ભેગા જાય આપવું છે એ બોલે છે બોલે બોલે બહુ ભાવથી સાચું ભાવ બોલે છે ભાવ અપાઈ જાય ભાવ આપવાનું બોલવું ભેગા ભેગા ખોટા ખોટા ના થઈ બાકી બીજા બધા મળે એટલે સમજણ માં આવી જાય એ ભાવ જ કહેવાય હલતું થઈ જાય એનો સંજોગ આવી જાય ભેગા થાય કુદરતી કાયદો છે ને દાદા કાયદો નહીં આ ઘણા કશું કશું વધતી હતી હા ઘણી ભાવ કરો ભાવ કરો ભાવ નિશ્ચય નિશ્ચય બધું હા બધું કાર્ય થઈ જાય પણ ભૂલો પણ દાવ કરી વેળા આવી પડે આપણી ચાલો એ થાય અને વાસી તો આવ્યા બહારથી લાગ્યા તપલો ખાઈ પડી દેખાય દેખાય આપણે વંચાય સરસ કે આ નહીં હા આવું શું તમે કોઈ કારણ જોયું નાણાં અમારે કરવું છે પણ જ્યાં આ સુખ ચાખ્યું ન હોય ત્યાં સુધી નાનું અગત્યનું લાગે એટલે પછી પૈસા જરૂર આવી પડે પોતાની ભાઈ પોતાની મળે એક બાજુ ખુલ્લું રાખે તો હવે બાજુ બંધ દે લેવા ના આવે બંધ જીત્યું ભાઈ આપણને જોઈતી મળી જાય આપણને જોઈતી મળી જાય પણ પાછે ખાતા બાયું ખુલ્લું રાખવી પડે એ કાયદો છે ભવાનો કાયદો એવો કાયદો કરેક્ટ કાયદો છે કરેક્ટ કાયદો છે કરેક્ટ આ કાયદો છે કોઈ પણ નિયમ તો હોય ને વગર નિયમે કઈ ભરી ગઈ હતી પાછું જમને માટે એટલું નહીં પછી એક દાળ પૂછ્યું તે ગયું છે હોય ને મન નબળું હોય અને દબાય ચિંતા હા કલ્યાણ બા તો બધું મારે મળી તો અમારા ભાવ હોય તો પછી નહીં ના કરવાનું હોય હમણાં મુંબઈ વાળા ને બહુ ભેગા થયેલો મજા આવે ને ગાલ મેં પાણી મજા આવે જે જંગલ ધીરે ચડી ગયા જે જંગલ ધીરે ચડી ગયા પછી પાછો આપવાનું નહીં પછી આવતી આ પછી સંસાર કેમ જતો હતો શું કર્યું હતું કે અમે રસ્તા પચાર ટકા એટલે મેં સંસાર અમારે ત્યાં પર બરાબર વિરુદ્ધ આખા જગત નો સંસાર નહીં જી રહે છે એક તલવાર આખા નહીં રાખતી મુશ્કેલ એમાં રસ્તે પછી રહે તે રહે હવે તમને રસ્તા બને એટલે રસ્તા પછી રહે રહે અને વગર ભાઈલો હોય તેમ નિકાલ કરો જી એવું નહીં બચવાનું ભાઈ ભાઈલો ધોઈ નથી જી ભાઈનો નિકાલ કર્યું ભાઈલો નિકાલ કરી અને રજા પચાવેલા જી ठीक है पीपल और समाज से बैठे और अनुभव एडवांटेज हम आप थिंकिंग बहुत बेटर है और अच्छी बात है this part is for that is life but it is the truth part make a trouble is always સત્ય બોલે સત્યના રસ્તા ઉપર ચાલી અને મને થોડો સફળતા મળી પણ છે પણ લોકો એમ કે એ પાછળ આમ ખરાબ છે એમ એવું બધું બોલે છે તમારા છે. સત્યવાન એટલે પોતાની જાતે વાપરીએ ગુણ સારો ગુણ ખરાબ કે what you what Dada says, what you feel is an apparent truth and not the real truth. Means when people tell you bad, you are only apparently you think that they are, you are bad. No, but the mind concentrates that is they are saying bad. No, they are saying, but you apparently feel bad, you are not really bad. That is what Dada means. That you do not become really bad by telling truth. Only you apparently feel like that. So that is not successful path. That is the real path, what Dada says. That is not successful, but that is the real path. एक एक महाराज ગુજરાતીમાં એને ભ્રાંતિ કહે છે તમને ભ્રાંતિ પરીક્ષા રિઝલ્ટ આવ્યું પરીક્ષા રિઝલ્ટ આવ્યું પાસ થયો અને આપણે ના પાસ થયા પાસ થનારો માણસ દખલ દખલ કરતો આપી જી આ બધું ફળ આવે છે બધું આ બધા જે આવે છે ફળ છે તે ફળને શાંતિપૂર્વક ભોગવી લેવું એનું નામ પુરસ્કાર તમને તમને શું ખરાબ કે અમને શું કર્યું તમે કોઈને કશું ના કર્યું અન્યાય ન્યાય છે એ ન્યાય છે એમને સમાધાન થાય લોકો એમ કે છે કે માણસ જન્મે છે ત્યારે એનું નસીબ બંધાય છે પણ કે હું એમાં નથી સહમત થતો એ હું તો કે એમ કરું એમ માનું છું કે જે કઈ એટલે હું જે પણ હું એમાં માનું છું કે આપણે જે પણ કઈ કરીએ એનો આપણે ફળ મળે છે હા બરોબર સાચું એ સાચું અને ઘરે કાર્ય કરતા જ ના ફળ મળે જો તારે ઘર રૂપિયા નાસ્તો હિસાબ થઈ ગયો કાર્ય કરતા ફળ ના મળે તો ત્યાં જાણવું પાછો હિસાબ છે આપણે આટલું કાર્ય કરવા છતાં ફળ અવરું મળે છે કાર્યનો હિસાબ છે ત્યાં રીતે સંતોષ અને ખરેખર મસ્ત છે જગત અને પ્રારબ્ધ છે માનવું એટલે ગુનો છે પ્રારબ્ધ છે ત્યાં થતા કાર્યમાં અસફળતા થાય આપણે કાકા ઠીક હોય